એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો એક ખાસમ ખાસ દિવસ છે તમને બધાને ખબર છે આજે આપણા આ નીલગીરીભાઈનો જન્મદિવસ છે નીલગીરીભાઈ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓહો હો હો તમારી આંખો તો બહુ સરસ છે સાંભળો ત્યારે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાસુદેવ સોઢાની વાર્તા છે અને વાર્તાનું નામ છે ત્રણ ભાઈ નાનકડું એવું ગામ એ ગામમાં ત્રણ ભાઈઓ રહે ત્રણે સગા ભાઈ બે મોટા ભાઈઓ રાત ને દિવસ કામ કામ ને બસ કામ જ ન કદી હસે ન કોઈ સાથે બોલે સોગિયું મોં કરીને કામ જ કર્યા કરે તે ભલા અને તેમનું કામ ભલું ગામવાળા બધા તે બંનેને ખૂબ બુદ્ધિશાળી સમજતા સૌથી નાનો ભાઈ પણ કામ કરતો બંને ભાઈઓ જેટલું જ કામ કરતો તેનાથી પાછળ ન રહેતો પણ સાથો સાથ તેને ગાવાનો નાચવાનો અને વાર્તા કહેવાનો અને સાંભળવાનો ખૂબ શોખ નાના બાળકો સાથે એ ગાવામાં અને વાર્તા કહેવામાં એટલો લીન બની જાય કે તે પોતાની જાતને પણ ભૂલી જાય એકવાર ત્રણેય ભાઈઓ જંગલમાં લાકડા કાપવા ગયા જંગલમાં દૂર દૂર નીકળી ગયા આખો દિવસ લાકડા કાપ્યા કાપેલા લાકડાને ચીરીને બરાબર ઠીક કર્યા તેવામાં સાંજ પડવા આવી ત્રણેય ભાઈઓ ખૂબ થાક્યા હતા થાક્યા એટલે એમને ભૂખનું એ ભાન થયું ત્રણેને થયું હવે કંઈક ખાવું જોશે ભૂખ તો કકડીને લાગી છે રાંધવાનો સામાન ને વસ્તુઓ સાથે જ લઈને નીકળેલા એટલે ચિંતા તો હતી નહીં ત્રણ પાણા ગોઠવીને ચૂલા જેવું તૈયાર કર્યું અંદર ઝીણા ઝીણા સૂકા સાઠીકડા ગોઠવા અને એક ભાઈ ચકમકનો પથ્થર થેલીમાંથી શોધવા લાગ્યો ચકમક ઘેર ભૂલી આવેલા હવે શું કરવું ત્રણેય વિચારમાં પડ્યા ભૂખ ખૂબ લાગી હતી ખાધા વિના ઘેર પહોંચાય એમ નહોતું હો મોટા ભાઈએ કહ્યું અહીં આસપાસ ક્યાંક અગ્નિ હોય તો હું શોધી લાવું મોટો ભાઈ ગયો આગળની કેડીએ એક ઊંચું ઝાડ હતું મોટા ભાઈ તેના ઉપર ચડ્યો દૂર નજર કરી તો ત્યાં તો આગ જેવું તેને લાગ્યું તે નીચે ઉતરીને એ તરફ ચાલવા લાગ્યો ઘણું ચાલ્યા પછી જ્યાં તેણે આગ જોઈ હતી ત્યાં એ તો આવી પહોંચ્યો એક ઝાડના થડે એક વૃદ્ધ માણસ બેઠો હતો તેની સામે આગનો નાનકડો ભડકો બળતો હતો વૃદ્ધ માંડ બે ફૂટનો હશે ગોઠણ વાળીને તે ઉભડક બેઠો હતો પણ અચરજ પમાડે તેવી તેની દાઢી હતી ભાઈ સફેદ ધોળી ધોળી રૂની પૂણી જેવી તેની દાઢી છેક જમીન ઉપર પથરાયેલી હતી તે વૃદ્ધ કરતા પણ તેની દાઢી જબરી હતી મોટા ભાઈએ ત્યાં જઈને કહ્યું બાપા થોડો દેવતા દેશો વૃદ્ધ માણસે ઝીણી આંખ કરીને આવનાર સામે જોયું પછી કહ્યું પહેલા તું વાર્તા સંભળાવ પછી મને નાચ કરી બતાવ અને પછી એક ગીત સંભળાવ મોટા ભાઈએ ગુસ્સામાં કહ્યું શું હું મૂરખ છું બુદ્ધુ છું કે વાર્તાને નાચ ગાનમાં મારો સમય બરબાદ કરું ત્યાં વૃદ્ધ માણસે હસીને કહ્યું તો હું તને દેવતા નહીં આપું અગ્નિ નહીં આપું આટલું બોલીને વૃદ્ધ માણસ તો અલોપ થઈ ગયો અદૃશ્ય થઈ ગયો મોટો ભાઈ જુએ છે તો આગ પણ ઓલવાઈ ગઈ હતી મોટો ભાઈ બંને ભાઈઓ પાસે આવ્યો તેણે પેલા વૃદ્ધની વાત કરી નહીં મોટા ભાઈને ખાલી હાથે જોઈને વચલો ભાઈ આગ શોધવા ઉપડ્યો કે ચાલો હું જાઉં છું તે પણ થોડેક દૂર જઈને પેલા ઊંચા ઝાડે ચડ્યો તેણે દૂર પેલી આગ જોઈ તે ત્યાં ગયો ત્યાં પેલો વૃદ્ધ માણસ બેઠેલો જે મોટા ભાઈને મળેલો વચલા ભાઈએ ત્યાં જઈને કહ્યું બાપા થોડો દેવતા આપો અગ્નિ આપો થોડી પહેલા તું વાર્તા સંભળાવ પછી નાચ બતાવ ને પછી ગીતો ગા તો તને દેવતા આપું અગ્નિ આપું વૃદ્ધે કહ્યું હું એવા ઢોંગમાં માનતો નથી મારો સમય ખોટો બગાડતો નથી વચલો ભાઈ તો ખીજાઈ ગયો વૃદ્ધ માણસ કહે ઠીક ભાઈ તો હું તને દેવતા નહીં આપું વૃદ્ધ માણસ અલોપ થઈ ગયો અને આગ પણ બુઝાઈ ગઈ વચલો ભાઈ પણ પાછો આવ્યો તેણે પણ આ વાત કોઈને કરી નહીં હવે નાના ભાઈનો વારો હતો તે આગ શોધવા નીકળી પડ્યો થોડે દૂર જઈને ઊંચા ઝાડ પર ચડ્યો તેણે દૂર આગ જોઈ તે ત્યાં ગયો આગનો નાનો ભડકો ભડભડ ભડભડ બળતો હતો તેની પાસે વૃદ્ધ બેઠો હતો વૃદ્ધનો દેખાવ ઠીંગણો મોટી બધી દાઢી જોઈને નાના ભાઈને આશ્ચર્ય થયું નાના ભાઈએ હાથ જોડીને કહ્યું બાપા નમસ્તે કેમ છો સુખી થા દીકરા તું ક્યાં જાય છે વૃદ્ધ ખુશ થઈને બોલો નાના ભાઈએ માંડીને વાત કરીને કહ્યું કે દેવતા માટે જાઉં છું વૃદ્ધ માણસ ખડખડાટ હસી પડ્યો ને કહ્યું પહેલા તું એક વાર્તા સંભળાવ બસ નાના ભાઈને તો કોઈક સાંભળનાર જોઈએ તેણે તો સુંદર મજાની વાર્તા કહી વૃદ્ધ માણસે વાર્તા સાંભળીને ખુશ થતા કહ્યું અરે વાહ તને તો સરસ વાર્તા કહેતા આવડે છે આથી પણ સરસ વાર્તા કહી શકાય તો સાંભળ હું તને એક વાર્તા કહું નાનો ભાઈ તો રાજીનો રેડ થઈ ગયો વૃદ્ધ માણસે પોતાના નાનકડા હાથ આમ તેમ આમ તેમ હલાવ્યા ત્યાં તો જંગલમાં જોરદાર પવન ફૂંકાવા લાગ્યો જંગલના ઝાડ હાલવા લાગ્યા તેના પાંદડા અને ડાળીઓ એકબીજા સાથે અથડાઈને મીઠો મીઠો અવાજ કરવા લાગ્યા સર સર સર ઘાસનો અવાજ આવ્યો ખળખળ ખળખળ નદીના પાણીનો અવાજ આવ્યો સૌ જાણે પોત પોતાની વાર્તા સંભળાવતા હતા હો ભાઈ નાનો ભાઈ આ પ્રકૃતિનો અવાજ સાંભળીને આભો થઈ ગયો તેને તો ખૂબ જ મજા પડવા લાગી ઝાડ ઘાસ નદી ઝરણા સૌ પોત પોતાની વાર્તા કહેતા હતા બોલો થોડી વારમાં બધું શાંત થઈ ગયું પછી વૃદ્ધે કહ્યું સાંભળી મારી વાર્તા નાના ભાઈએ કહ્યું હા મને તો ખૂબ જ મજા આવી તો હવે તું નાચ બતાવ વૃદ્ધે દાઢી ઉપર હાથ ફેરવો નાના ભાઈને તો કોક જોનારું જોઈએ એ તો થન થન થન થન થન થન નાચવા લાગ્યો વૃદ્ધ તેનો નાચ જોઈને ખુશ ખુશ હો વાહ વાહ બહુ સરસ પણ આનાથી એ સરસ નાચ તને બતાવું તું જો વૃદ્ધે વળી પાછા પોતાના હાથ આમ તેમ આમ તેમ હલાવ્યા ત્યાં તો પતંગિયાના ટોળે ટોળા આવવા લાગ્યા કોઈ લાલ કોઈ પીળા લીલા કોઈ વાદળી કોઈ નીલા રંગબેરંગી પાંખો વાળા નાના નાના ફૂદડા અસંખ્ય ટીડડા અને ગુંજારવ કરતા ભમરા બધા જ આ બંનેની આસપાસ ઉડવા લાગ્યા આખું વાતાવરણ પલટાઈ ગયું ભાઈ આહા કેવું અદ્ભુત નાનો ભાઈ તો આ ઉડતા પતંગિયા ટીડડા અને ભમરા જોવામાં તલ્લીન બની ગયો અને થોડીક વારમાં બધું શાંત થઈ ગયું ભાઈ વૃદ્ધે કહ્યું જોયો મારો નાચ હવે તું ગીતો ગા નાના ભાઈએ ગીત લલકાર્યું વૃદ્ધ કે સરસ સરસ તને સરસ